અને બોલે વ્યવસ્થિત છે એમ કે તરત થઈ જાય પછી ઉઠાડવા ના મારે વ્યવસ્થિત કહેતા બીજી એક અગ્ર બનતી જાય ભવિષ્યમાં શું થશે એને જ કોલ કોલ કરે સાધુ દુનિયા બધા વહી શું ને એટલે તેના જ માટે બધું આખું ફૂટા ઉડી જાય ક્યાં પૂજાય કરે અહીં ખાવા પીવાનો કાતો નથી પણ ત્યાં ભવિષ્યમાં ઊંઘવો હોય અહીં ઘરને અત્યારે ત્યાં શું કારણ કે આગળ જોવું પડે કે એટલે પણ બે ત્રણ દાડાનું જોવાનું થાય ફ્રી ગમતું બધું હતી હજી થોડી ટાઈમ બની છે ટકા પત્રા છું દાદા આપ જે આ કહો છો એ તો ભૌતિક વિજ્ઞાનમાં અને વૈદ્યકીય શાસ્ત્રમાં પણ એ કે છે કે બધા રોગનું મૂળ માણસ વર્તમાન માં જીવતો નથી એ આપણે એટલું જ કહેવા માંગે છે ભવિષ્યકાળ વ્યવસ્થા છે ભૂતકાળ ગણ અને તમે વર્તમાનમાં રહો એટલું જ કહેવા માંગે તમે વર્તમાન મરે છે અને તમને વર્તમાનમાં રહેવા માટે બધા રક્ષણો રક્ષણ આપ્યા છે તમને વગર રક્ષણ રહીએ છીએ અને તમને રક્ષણ આપ્યા છે ભવિષ્ય સાંભળે તો બધા મનોવૈજ્ઞાનિકો એ કોશિશ કરે છે કે માણસ વર્તમાનમાં જીવતો થાય ભૂતકાળની સ્મૃતિઓમાં રાજતો અટકે અને ભવિષ્યની ચિંતાઓ કરતો બંધ થાય તો એનું કલ્યાણ થાય આપણે આ કરીએ જ કરી ભૂતકાળ ભાન એને તો બુદ્ધિશાળી ઉઠાવવાની કરી અને જ્યોતિષ ના જ્યોતિષ કહે કે સારી વાર કરવા અમારી દીકરી હારી તેના ઘર જોયા એ નહીં જોયા મને આગળની વાત કરો બીજું કોઈ પાછલો પાછલું મોટી અમે વાંચીએ નહીં તો મૂર્ખા તો ઉઠતા નહીં મૂર્ખાઓ જ ઉઠતા નહીં મૂર્ખાઓ એક ગઈ પેલા હતું એક ગોમ છે દાદા જે અત્યારે માનસિક રોગો જે બધા કહેવાય છે આપણા કોઈ કોઈ જે મહાત્માઓ નહીં થયેલા અને જે થયેલા હોય એમને અગાઉનું જે હોય છે એ આ બધું આમાંથી પેદા થયેલું ભૂતકાળ ની સ્મરણોમાંથી દાદા હવે આ લો પ્રશ્ન કોનો છે એક જગ્યાએ શ્રીમદે કહ્યું છે એ શિવની ભક્તિ ના કરી કારણ કે શિવે કરણ નો ક્ષય કર્યો નથી તો આપણે પ્રાર્થનામાં ઓમ નમ શિવાય બોલીએ છીએ પછી આપણે જે વિરોધાભાસ લાગે છે આપણે સિદ્ધાંતો નો કોમ્પ્રોમાઇઝ કરતા હોય એવું લાગે છે કોમ્પ્રોમાઇઝ અહીં ના હોય એ તો અપવાદમાં હોય આપણે અહીં તો શું હોય કે આપણે એવું એવા મંત્ર બોલીએ કે જેને આપણે મંત્ર બોલવાનો હેતુ શું છે આપણો કે આપણે વિઘ્નો આવતા અટકે એ મોક્ષે લઈ જતા નથી મંત્રો વિઘ્નો આવતા અટકે શું કે આપણે જીવે કર્મ થઈ કરેલ નથી મોક્ષ ને માટે સીમિત એ નથી કરવાનું બરોબર ને મોક્ષ ને માટે કૃપાળુદેવ મોક્ષ ને માટે ના પાડે પણ આપણે તો વિઘ્નો અટકવા માટે વાસુદેવ એ બધા અમે નિષ્પક્ષપાતી મંત્રો કેવા જેટલા જેટલા મંત્રો હોય જગતના જેટલા મંત્રો આપણે ધોરણમાં બધા મંત્રો બોલાય બધા ખુશ થઈ જાય નથી અંતર વ્યવહાર છે આ નિશ્ચય નથી નિશ્ચય નથી નિશ્ચયમાં ના હોય આપણે તો ફક્ત આપણા આવતા એ અટકાવવા માટે છે વિઘ્નો આવતા અટકાવવા માટે એટલે શિવનો કર્મચાર એ એ જે કે છે એ જુદી કે છે ભક્તિ શા માટે એનો કર્મ થઈ નીકળેલો માટે સારું કલ્યાણ આત્યંતિક નહીં થાય એવું કહેવા માટે એ કહે છે તે સાચું છે અને આપણે જે એડજસ્ટમેન્ટ તે સાચું છે આપણે મોક્ષ ને માટે નથી આપણે તો વિઘ્નો ના આવે આપણે જે પોલીસ કેમ થાય તો વિઘ્ન આવતું બંધ થાય કોમ્પ્રોમાઇઝ છે પણ આ તો એડજસ્ટમેન્ટ છે કોમ્પ્રોમાઇઝ નથી છે કોમ્પ્રોમાઇઝ નથી કોર્ટનો કોમ્પ્રોમાઇઝ કરતા <laughs> પ્રાપ્ત સંયોગો નો સુમેર સાધી ક્ષમતા ભાવ નિકાલ કરો અરે દાદા આ તો મોટું સાધન છે બધી વાતમાં આ બધી વાતમાં આ બધી અને નિકાલ કરો નિકાલ કરો ક્ષમતા ભાવે નિકાલ કરો ગ્રહણ કરવું એ ગુનો છે ત્યાગ કરવો એ ગુનો છે નિકાલ કરો ક્ષમતા ભાવે નિકાલ કરો નિકાલ સિદ્ધાંત નો કોમ્પ્રોમાઇઝ ના કરાય સિદ્ધાંત એટલે સિદ્ધાંત કોમ્પ્રોમાઇઝ થાય એટલે અસિદ્ધાંત પણ પામ્યું શું કર્યું અસિદ્ધાંત પણ પામ્યું સમજાર થઈ ગયો સિદ્ધાંત એટલે શું સમજાર બધા વાત કરે દાદા નિયમોમાં પણ એડજસ્ટમેન્ટ જ કરવાનું હોય નિયમોમાં પણ કોમ્પ્રોમાઇઝ નહીં હા અમે અમારે ભાગી ચૂકવું હોય છૂટા થઈને ભાગી ચૂકવું હોય તો એડજસ્ટ એવરીવેર શું આ પાંચમા હારામાં જે ચૂકવું હોય તો એડજસ્ટ એવરીવેર એડ્રેસ શા માટે હા કહેવી પડશે શું કહેવું ના કહે કે બરો પણ કેમ મારી વાતને તમે ના પાડો હા ચલો નહીં જવાય સાંભળો હે હા આપણે હા કહ્યું ને આપણે વ્યવસ્થિત આપણે કોઈ હાકવાની શું વ્યવસ્થિતની બંધ હોય તો મારે કોઈ અસર નથી ત્યારે એટલે મને ઓછમાં ભાઈ ને કરવું એમ કરવું શું કહ્યું શું કહ્યું આ મારી સાયન્ટિફિક દુર્ગતા આવી હાથી મુક્તિ છે નાસ્તિક બનવા પડે ઘણા છે માથા પર કરું અરે કે ના મારો દાદા આપે કા ગેરંટી છે દાદા આપે હું એવી જ માન્યતા માનું છું કે તમે હાથી કામ લો પોઝિટિવ પર જ આવી જાઓ તો નેગેટિવ કરશે ઉભો રસ આ કોઈ વખત બે વખત મારે ખરાબ પડે એ આપણે સમજી લઈએ હા કરેક્ટ નહીં તો રાતે ઊંઘવા નહીં એનું જ પકડવાનું બોલવાનું તમે છોડી જતો એ નહીં છોડે રિલેટિવ બધું એડજસ્ટમેન્ટ એ જીવન જીવવાની મોટી કળા મોટી કળા જીવન જીવન મોક્ષે જાઓ જીવન જીવો અને મોક્ષે જાઓ અને તે સરળ છે પાછું જો અમે ધ્યાન આપો સરળ છે ધ્યાન ના આપો એટલે આમ થાય અમે ધ્યાન આપો એવું નથી સરળ છે પ્રયોગશાળામાં ગયા પ્રયોગશાળા રૂપકમાં એવા પેલા એને ઉગાડી ના મુકાય પરમાણુઓ વિતરતા જે શુદ્ધ હતા એ પ્રયોગશામાં દશામાં આવ્યા એ ઇફેક્ટમાં આવે એ પહેલા એનું ભસ્મીભૂત ન થઈ શકે થઈ છે કે પછી અમુક જ થઈ ગયા અમુક જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થઈ ગયા કેટલાક વિચારે કરીને કાર્યક્રમ વિચાર કરો ને પછી ફેર પડશે તે જ્ઞાનાજ્ઞથી ના અને પછી સર્વસ છે એ વિચાર છે દાદા જરા દાદા જરા સુધારો મને અમને સુધારો વિચાર કરવો એ શું કહ્યું આપે વિચાર કરવાથી ઉડી જાય એટલે કે વિચારમાં આવે તો ઉડી જાય વિચારમાં આવે તો આ તો બાલી ભાષાનું વાંચું હા પહેલી ભાષા અહીંની ભાષા કહો અહીંની જ ભાષા કહો હા એ તો બધા ઉડી ગયેલા છે વિચારવા તો ઉડી ગયા વિચાર કરવાની જરૂર તો શું દાદા ભેગો બે બે ધારા ચાલે ને બે ધારા ચાલે એક બહારની અને અંદરની અહીંની એટલે અમારે જરા ખુલાસો કરવો પડે વિચાર નો કરનારો હા વિચાર નો જોનારો દાદા કઈ અહીં જોનારો કરનારો હમ કરનાર વિચાર નો કરનાર આપડે તો ગયા છેદવાનું રહ્યો છે એ કર્મ વિચાર નો કર્મ છેડી ગયા બીજા કયા છેડી ગયા નાના બીજે બરાબર હવે જે નિકાસી કરતા હોય તેઓ અમારા બેસતા નથી બરાબર એટલે ઘાતી એટલે નિકાસી ઘાતી એટલે કે ઘાતી અને અઘાતી કે છે એટલે કે ઘાતી ભેદાતા નથી અઘાતી જાય ઘાતી પૂછે જોડે ના પણ ઘાતી ને ઘાતી વસ્તુ જી આરણ કરે તો ઘાતી કરી દર્શન ને આરણ કરે એકાકી કરવી તો એટલે એના પરિણામ રૂપે જ્ઞાનારાયણ દર્શનાવરણ ના પરિણામ રૂપે મોહ વધતો જાય છે જે પરિણામ વિકસિત મોહ કરતો નથી દર્શન જ્ઞાન ના આવરણ થી જ મોહ ઉત્પન્ન થાય અને દર્શન જ્ઞાન ના આવરણ થી જ વિઘ્ન કર્મ ઉભા થાય અંતરાય કર્મ એટલે આ બે કર્મ કરતો નથી એ બેના આવરાવાથી આ બે જવાબદાર નહીં તો કશું એટલે હવે શું કહેવા એટલે એ વાત કે નિકાસિત કર્મ ઉડી નહીં ને અગાતીએ નહીં આ દે નામ કર્મ અને દે કામ એ બધા અઘાત આત્માને ઘાત ના કરે આત્માનું ઘાત ના કરે તો એ વેદના આપી જતો રહે એમને કઈ લેવા દેવા નથી એટલે અઘાતી છે અને પેલા અઘાત કરે જ્ઞાન આવરણ ઘાતી ની માંગે છે અઘાતી ની માંગે નથી દાદા અઘાતી કર્મ ખાલી બીજા માટે જ આવેલો હોય ને એટલે એ પછી એની નિર્જરા થઈ જાય અને જ્ઞાનારણ દર્શન બગાડીએ નહીં નિર્ણય થવા જવા માટે જ એવું બગાડીએ તો ફરી પાછા આવે આ ભૂલ નથી સગાથી પણ એ તો ત્યાં બેઠા છે દાદા તમારી વાત કઈ છે મૂળ કોણ આપે હું મારી છું તો પછી મારી આ હું તો મારી જતો રહ્યો લોકો કે પણ મારી છું તો હું કેમ મારું લોકો દેતા હતી કે હા દાદા તમારા નામથી બધું અત્યારે ના મારી ના સાડા હજાર એમના માર્કીને ઉભા આ રૂપ બધા શાસન આ સંઘાત છે કેવું છે સાચન સળગાડી ભગવાન કૃષ્ણ સાચન સંઘાડી શું અને તે પાછી બધા લોકોને જ્ઞાન આપું છું એક જ સત્સંગ પાછી કરવી પડશે મારે અને તો નિભાવ એવા થાય જો જોયો ને શ્રી મહારાજ નો ચેલો હા બીજા ચેલા આવવાના પ્રમાણે જ્ઞાન દીધું તારીખ બાર પાંચ ત્યાંથી મહાત્મા શ્રી કૃષ્ણભાઈને ત્યાં વડાલા સાંજે બીજી કોઈ જગ્યાએ આગળ જંગલ જેવી સ્થિતિ આવવાની હતી એટલે ફોજદારે કહ્યું એવી બસ આગળ જવાનું નથી કહેતું બસ આગળ જવાનું નથી લોકો સવારમાં પછી બોલાવે શું છે સાહેબ આમાં હકીકત તમને રોકવા જેવું લાગતું નથી એમના આગળ રસ્તામાં લૂંટાય છે બધું દરરોજ લૂંટ ચાલુ છે બધો લૂંટે ચાલુ ચલો તે સાહેબ અમને હકત નથી કહ્યું તમારા તો હરકત નથી ને કારણ કે તમે રોકાવો મને શું હરકત હું તો તમે ચેતવણી આલું છું શું તો એ અમારે હરકત નથી કરી અમારે જવું છે એટલે કે એમને ના ચાલે તો અમારે ત્યાં પોલીસ વાળા લઈ જવા પડે પોલીસ બંધુ કરેલી ભરેલી એમને તો જવા ના દઈએ કોઈ બાપો આવતો એ તો આ હિસાબ બધા સુધર થાય છે ને આખી રાત રહી ગયા હોય રાત રહીને અને પછી પેણો ફર્યા જાય તો બધા પીતા ગયા એ જોતા રહી જાય આ સાયન્ટિફિક થતો એવિડન્સ મળવું એવી વાત હા એવિડન્સ મળવું આખી રાત રહી હોય ઉઠીને આવે ને પછી આમ જતા હોય તે એક પન્નંગે લાગ્યા હોય તકે ગાડી જતી હોય પસ્તાવે કરી નાખે કે અમને ગાડી ગઈ ચાલુ ચાલે કે સુખ સંપત્તિ હોવા છતાં મન અશાંત કેમ રહે છે સંપત્તિ ને સંપત્તિ ના ઉપાય શું એનો ઉપાય શું Dapat dibawa નાના એમને ગઈકાલે એ મંત્ર વાંચ્યો તો મન શાંત થઈ ગયું અને ખૂબ આનંદ આવ્યો મનમાં માનસિક દશા દુર્યોધન જેવી છે આમની એ પ્રકારની કે ધર્મ જાણું છું પણ પૂર્ણ પ્રવૃત્તિ થતી નથી અધર્મ ને જાણું છું પણ નિવૃત્તિ થતી નથી આમાંથી માર્ગ મેળવવા માટે ખૂબ મથામણ થાય છે પણ જીવન વ્યવહાર કયા પ્રકારના છે કે આમાંથી છૂટવાને માટે મથામણ થાય છે પણ જીવન એવા પ્રકારનું છે કે ગમે ત્યાં આવા બધા તત્વો જોડે સંબંધ આવ્યા કરે છે આવા તત્વો જોડે સંબંધ આવ્યા કરે છે આ મથામણ કરીએ કે છૂટવાની પણ સંજોગો એવા આવે છે કે છૂટાતું નથી ધર્મ નથી એવું કઈ કહો અપેક્ષા છે અનુગ્રહની અપેક્ષા છે આપના અનુગ્રહ અને અનુકંપાની અપેક્ષા છે કે ધર્મના માર્ગે પ્રવૃત્તિ સતત રહે કે ધર્મના માર્ગે સતત પ્રવૃત્તિ રહે સતત જેટલું બની શકે એટલું એ રીતે જોઈએ ધર્મ ધર્મ ને સાથે રાખીને ખાવ પીવા પડે એવું હવે હવે અઠાવન માં વર્ષે નાખી ના નથી જો યોગક્ષેમ ભાવ એમ તો કેવું છે યોગક્ષેમ ભાવના આપણે સમર્પણ થવાની કોશિશ કરીએ તો સંભાળવાની જવાબદારી બનશે કે એ સાથે બની શકે દાદા સમર્પણ ભાવના સમર્પણ ભાવના જો રાખીએ તો યોગક્ષેમ ભાવવાની જવાબદારી લીધી છે તો આપણે એમને શરણે થવાની કોશિશ કરીએ તો પછી એમણે પોતાનો ધર્મ નિભાવવો જો સદભાગ્ય આજે આજની પરિસ્થિતિ એવી છે કે નોકરી કરવી પડતી નથી સંજોગો સારા છે કે નોકરી કરવાની આવશ્યકતા નથી મારી પોતાની વાત કરું છું બીજા લોકોએ સમર્પણ કર્યા ને એના નોકરી જોઈતી એટલે નહીં મળતી તો શા માટે કેમ બનતો સમર્પણ સમર્પણ કોને કરવાના છે ઈશ્વર ઈચ્છા ઈશ્વર ઈચ્છા ઈશ્વર ઈચ્છા ને ઈશ્વર ઈચ્છા ને અનુગ્રહ હોય તો દેખાય તો રેજિસ્ટ છે એવો અનુગ્રહ થાય છે એનો કામ ના દેખાડામાં ના આપણે તો શું કરું માર્ગદર્શન કરું એટલે ખોટા ખોટા નિકાલ ના એવું થાય છે મને દેખાડો કરી મુક્તિ મને કહે સાક્ષાત્કાર થઈ ગઈ એથી લાવ્યો સાક્ષાત્કાર બહુ ભગવાન દેખાય છે અરે દેખાય છે તો દ્રશ્ય છે તું દ્રષ્ટા દેખાય છે દેખાય છે બહાર જોયું પોતાનું એ ધરકાર ના કરે એમ તું માટે આવી ગયા કૃષ્ણ ભગવાન ઉભી રહ્યા ને પીવાનો જવાબ છે તો શું કાય ધંધો કરાવો અહીંયા આવે તારે કરતો આ પૂજા આપણે તો નથી આપણે બનાવ્યું છે આપણા પોતાના મોટા મોટો વિષય છે જેના ઉપર તમે વિચાર નથી ગયા મારી ભૂલ તત્વ વેતા હોય એના ઉપર વિચાર કરતા કરતા થકી ગયા પણ કઈ નિવેડો આવ્યો નહીં પકડાતો હતો તો જોતું ગુમો પાછું પકડાતો હતો તો પકડીને લઈ આવે પકડાશે કે હા એવું ગુનો કરે ને આપણી પોતાની ભગવાન બનાયા કુંભારો ગયા ઈશ્વર ઈશ્વર પોતે કશું ખોટું કરે છે માનવ કે કારણ આ લોકોની ભ્રમણા છે એમાંથી નિવૃત્ત થવાનો માર્ગ શોધવો એમાંથી નિવૃત્ત થવાનો માર્ગ શોધવો ના કોને બનાવ્યું आप आप मार्गदर्शन आपो आप જ માર્ગદર્શન આપો આપ માર્ગદર્શન આપો આપ માર્ગદર્શન આપો જે બનાવી શકે ને બિગિનિંગ થાય ના થાય હે અને બિગિનિંગ થાય અને હે તો આ આ જગત અનાદી અનંત આવું થઈ ગયું આ બનાવ્યું થઈ ગયું છે બનાવ્યું થઈ ગયું આવું થઈ ગયું જેમ થોડા નિર્માણ કર્યો જે સાફ થઈ જાય મારે કઈ રીતે આવું થઈ ગયું મદદ ગયું થઈ ગયું આ જગત થઈ ગયું છે વર્લ્ડ ઇઝ અને તેથી બની ગયું એટલે એટલે બદલ માટે દરેક માણસને બદલ થાય શું નામ આપનું વિદ્યાકાંત મીડિયાકાર કે તમે અસલ અસલ બધી વાત કરો છો મીડિયાકારની બદલ થાય ને પૂરે બધું બદલ થાય ને મારા કેટલા બદલમાં થાય છે હિસાબ વિના હંડ્રેડ પર્સન્ટ લાગતો મને કહેતા આપણે આવું કોઈ બોલે મળે આ બધા નાટક નાચતા બીજા તો નકલો કરે લોકો નાચતા હોય તો માને હવે સાધન છે તે સ્મરણ કરવામાં આવે તો ઘણી બધા ઉભા ના અને જો ફરી પધર ઉભા ના ભગવાન ઈશ્વર શું છે ગોડ એટલે વિશ્વાસ શું છે એટલે ભગવાન આપતા નથી પણ એને આ પઝલ જોડે ઈશ્વરનો સંબંધ છે આ પઝલ સાથે ઈશ્વરનો સંબંધ તો પથ્થરમાં જે સપડાયા છે તો તમને આનંદ નહીં મારો તમે બગાડો તમારા પણ હું તો તમને આનંદ છે તેને છેલ્લે બધું છે દુઃખ ભલે ક્રાંતિ વસ્તુ ભદ્ર છે ભદ્ર છે ઘણી વખત લાગે ચૂંટણી ભ્રમણા થાય માં ચૂંટણી ભ્રમણા થાય પણ સુખ હોય એટલે આ જગત મિથ્યા છે જગત મિથ્યા છે એટલે વેદાંત કે છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા મિથ્યા મને લાગે છે કે મિથ્યા છે આપડે છોકરી હોય અને અહીંયા ઊભી હોય ઇમેજિનેટિવ અને રિયલ અને ધર્મ કોઈ અપેક્ષા અને નિરાકરણ આપણે વાત સમજવી જોઈએ ચાર વસ્તુને સમજવી જોઈએ હવે ત્યારે માને પણ ના પાડે પણ જે પુનર્જનો સિદ્ધાંત સમજે છે એને એવું ના માની શકાય ભગવાનના સંદાય પુનર્જન એટલે શું કે હું કરું છું હું ભોગવું શું કે છે હું કરું છું અને મારા જ કરેલા કરવો મારા ભગવાનની આરતી જ નથી એવું કહેવા મારે ભગવાન સારે જ્ઞાન ભગવાન માં આગળ નથી પછી ખાલી પોતાની મારું ચાલતું હતું ઘણી ચીજો બનાવી લો આ જગત પોતાની ઈચ્છા મુજબ તો ચાલતું જ નથી ને પોતાની ઈચ્છા મુજબ કેવી એટલે હું કરું છું અજ્ઞાનતા છે હું કરું છું એમ જે માનવું અજ્ઞાનતા હું કરું છું ભયંકર અજ્ઞાનતા શંકર આ જગત તો ઇટ હેપન છે તમે કહ્યું જોયા કરો સાક્ષીની જેમ અલગ રહીને છું પ્રયાસ છે It happens. It happens. But if you have a growth, it happens. That is no sannyas. It happens. તમારે હું ઠંડા સુધી આવ્યો મેં આમ કર્યું તમે એવું દસ લાખ રૂપિયા કમાય આમ આમ ફર્યા કરે શું કમાય એવું આપણા બહુ ભયંકર પોતે લાવો પોતે એનો વિચાર પોતાના ભગવાન આવો બાબત બેઠો ના તમારે ત્યાંનો ઘરવાળા પોતે ખાય છે તમારે ત્યાંનો ઘરવાળા પોતે પોતે There could be two approaches. They approach is okay. Either you are you are totally with him, good or bad, everything belongs to you. Or you take responsibility for everything, good or bad. માધવ દાદા કરવું તો તે અલ્લાહે કીધું અને લઈ લીધું તો તે અલ્લાહે લઈ લીધું સગવડ પડ્યો ગંભીર જ્ઞાની છે કોઈ દાડો એમની જે રાધા છે ને એમ તો મિત્ર હતી પત્ની ક્યાં હતી <laughs> ભગવાન ભગવાન ભગવાન ભગવાન ભગવાન ગરમ થયો મારા છોકરો મારા છોકરો હા મરી ગયો ત્યારે પોતાનો ગુનો નહીં કે હું ગુનેગાર નહીં બહેરી નાખી દે ભગવાન માથે નાખી દે પોતે જ પણ ધર્મ છોડે છે ધર્મ પોતે છોડે અને ભગવાન માં સારા ભગવાને બનાયા એ કુંભાર એટલે ફોરેનના સાયન્ટિસ્ટ ને કહ્યું અમારે ક્રાઇસ્ટ કેવી માણસ માનીએ છીએ પુનર્જન્મ છે એ બધું આત્મધન કહે છે અને ક્રિએટર તમે ના કરી શકે છે એવું ના છે God is create is correct by Christian viewpoint not by fact God is created correct by Indian people, it's not like that. But that only time is the birth is કોઈ કરતા કોઈ વસ્તુ જ કરતા નેગેટિવ કરતા કેવું છે તો કઈ અસર થાય કે નથી સાથે અસર થાય અનુભવ થઈ ગયા છે અનુભવ થઈ ગયા છે અનુભવ થઈ ગયા છે અનુભવ થયેલા છે હું એમ કહું કે ઘણી વખતે નથી અમુક વાર નથી થતી મારો અનુભવ મેં પસાર થયો જેમાં મેં જોયું જોવા દો ના ના મેં બદલા બદલા છે આ પાંચ પાંચ રૂપિયા બબ્બે લાખ રૂપિયા એમને ચાલે સંબંધ એમને જાળવી રાખે એમને કોઈ પ્રકારના મનમાં રાગ આદેશ વિના કોશિશ છે એટલે ધર્મ પ્રવૃત્તિની જે વાત કરી કે કોશિશ છે ધર્મ પ્રવૃત્તિ કરવાની એમાંથી બહાર કહેવાની પણ પૂરે નીકળાતું નથી એટલે આત્મા ઉતરાયા છે એવું માનવા મૂકી એટલે અને એટલું માની ગયા કે બધા નાના દુનિયામાં એક બધા સાહેબ સિત્તેર કરોડ માણસ સુંદર તમને માને છે બાકી બધી જ બધા ચાર દસ બધા સુંદરને માનતી નથી એટલે એ હિસાબે વોટિંગ લેવા જાય કઈ વોટિંગમાં તમારો ભલા વોટિંગમાં અમારો ઉભા લાગે જ નહીં કારણ કે અમે અમે તપાસ કરેલી છે કે હિન્દુસ્તાનમાં અબજો બધી કેટલા અરે વોટિંગ લેવા જાય ગરીબો ના બચે અનુભૂતિ પછી વધી આવે ને વધી શરીર નો જ્ઞાતા છે ને આ શરીર મારું ત્યાં બોલે છે નથી બોલતો પરિવાર શરીર આ તમારું છે મન તમારું માય માઇન્ડ પર્સન અને આ વાણી માય સ્પીચ બોલો છો માટે આ ત્રણ વસ્તુ તમારી છે મન વચન અને કાય વિચાર વિચાર ઇફેક્ટિવ છે શું કહ્યું ઇફેક્ટિવ છે તે રીતે બાળક હોય એને કપડું વળાયું હોય ઠંડી હોય છે પણ એકદમ ગરમી પડવા મળી જાય આગળ એકદમ ગરમી લાગવા મળી એટલે બાળક રડે કેમ રડે છે ગરમી લાગે તો બાળક કેવી ટેમ્પર થયો થર્મોમીટરની જુએ છે ત્યાં બાળક કેટલી ગરમી વધી ગઈ છે